એટલે वेदांत को मानने वाला और इसका डिफरेंस है तो क्या किधर हुआ वेदांत बोलता है कि आत्मा शुद्ध है तो फिर मंदिर में जाने का क्या जरूरत है क्या कुछ जरूरत है शुद्ध है तो क्या आवश्यकता એટલે हमारा प्रश्न होगा ये शुद्ध है कि नहीं शुद्ध है अच्छा ऐसा नहीं चलेगा तीर्थंकर बोला तीर्थंकर बोला तीर्थंकर बोला कि अज्ञान से आत्मा शुद्ध अशुद्ध है ज्ञान से शुद्ध है जहाँ तक अज्ञान है वहाँ तक आत्मा अशुद्ध है हाँ निश्चय और व्यवहार दोनों बात हैं? निश्चय और व्यवहार નિશ્ચય વ્યવહાર હા हाँ दोनों એટલે- એટલે વ્યવહાર भी पॉइंट थी आत्मा अज्ञान भी है नित्य विज्ञान भी है तो અને ऐसा होना चाहिए व्यू पॉइंट भी होना नई नई बात होना नई बात थी नई बात कोई जुगो पे नहीं है ये ज्यादा कठिनाई एकांगी दृष्टिकोण से ही જ્યાદા કઠિનાઈ એકાંગી દ્રષ્ટિકોણ से हुई है हैं? એકાંગી દ્રષ્ટિકોણ થી આ બધી વધારે કઠિનાઈ થઈ છે एकांतिक हाँ हाँ एकांतिक नहीं, ऐसा तो दिगंबरी भी एकांत एक पकड़ लेता है ऐसा हुआ कि पंद्रह सौ वर्षों के दार्शनिक ग्रंथों को जब देखते हैं तो यह नहीं लगता कि दर्शन के ग्रंथ है केवल आश्रय के ग्रंथ लगते बहुत तो ऐसा हुआ है हाँ क्योंकि इस साल में साधना तो छूट गई पूरा बौद्धिक तर्क चला इसलिए तर्क शास्त्र बन गए दर्शन के शास्त्र नहीं भगवान कही था और कभी आग्रह के तो भगवान मेरा आग्रह हम्म। जब तक शादवाद की बात समझ के नहीं आती तब तक सत्य तक पहुंचना बड़ा कठिन काम है बहुत मुश्किल है <laughs> तो आजकल तो अब ऐसा हो गया कि विज्ञान से झगड़ा नहीं होता और सबके झगड़ा होता केवल की दृष्टि से साधना करने वाले को झगड़ा नहीं होता है बाकी सब होता है अच्छा, तो आपको क्या साहब के साथ छह गाड़ियों लेकर आया था हम्म। हाँ। खाली दिवाली पर दर्शन करने के लिए गया हमको ना बोल दिया तुम्हारी दुनिया में हाँ। जुदा मार्ग क्यों निकाला गया अच्छा किसने फीवर रात में जो है अच्छा हाँ हाँ और मुझे हमने कुछ जुदा मार्ग निकाला है वही मोक्ष मार्ग है वही महावीर का मार्ग है श्रीमद राजचंद्र का का प्रभाव रहा है सारा तो अलग से लगता नहीं है એટલે એટલા માટે મને એવું લાગ્યું કે શ્રીમદ રાજચંદ્ર નો તમારા ઉપર કઈક પ્રભાવ રહેલો છે એનાથી કઈ જુદું ના લાગે वो ज्ञानी था इसमें कोई थे हाँ नहीं। बिल्कुल ज्ञानी थे बहुत आत्मज्ञानी स्वभाव तो अच्छा है स्वभाव तो आत्मज्ञानी पर थे ज्ञानी मेरा गुरु नहीं कोई ठीक है गुरु तो हम किसको मानता है जब प्रकट होना चाहिए निश्चय में गुरु अपनी आत्मा ही होती है नहीं वो नीचे की बात है हाँ। मगर व्यवहार में प्रकट गुरु चाहिए हाँ कि त्याग जो है तो मानता हूँ नहीं तो फिर मेरे के मानने की फोटा लेने का क्या फायदा हाँ, ठीक है जो उपस्थित नहीं है तो फिर फोटा तो मावी का है नहीं तो- हाँ अभी जाने का है कहाँ तो बात पहुँचाई आगे की कहाँ पहुँच मेरे एक बात पहुँचाई कि भाई हमसे मिले हैं दादा भाई और उससे बात करने पर यह लगा कि जो अपना चल रहा है उससे मुझे अलग नहीं करना आगे की सब मैंने पहुँचाई आचार्य વિજય રામસુરી ને એક મોટા જોશીએ કહ્યું છે કે આ પ્લાસીની કારો ના જાન્યુઆરીની અઠાવીસમી થી માંડીને ચોરાશીના માર્ચની બાવીસમી સુધીમાં મારે જવાનું તમે ન જાઓ તો મારો મોક્ષ છે ત્યારે મેં કહ્યું કે હું મોક્ષ શા માટે મારો એટલે હું જાણું છું કે હું જાણું છું કે દુઃખ તો આવ્યા છે પણ મારું એક ખાયકું છે કે અજાના દ્વાર ગયા સુધી સરજીની મૃત્યુ નહીં કરે અજાના દરવાજા ઉગડી ગયા તમે તમે કોને જોયું મૃત્યુ નહીં જોયું એ મૃત્યુ કેવી રીતે ઉભેલું છે એના હાથમાં કરગી છે એ કરગી કોને માટે છે મારે માટે મારું મારું સ્વાગત કરવા એ આવ્યું છે કેમ એના દુકાળીને બેઠા છે અમારો હિસ્સો સરસ છે લાલ હિસ્સો છે તમે ખાતો પાડો છો એટલે મેં ચોવીસ કમ્પ્લેટ પણ જાતો અને હું ત્રણ ટકા આવવાની તૈયારી કરું છું ચોરાસી ની બાવીસ ની માર્ચ સુધીમાં અગિયારસી માં દરિયાની ફરીથી એટલે કે પીરિયડ શરૂ થઈ ગયો છે એમને કોઈ જોશીએ કહ્યું હશે કે આ ચોર્યા ઓગણીસો ચોર્યાસી ના બાવીસમી જાન્યુઆરી બાવીસમી માર્ચ અને આ ત્રેસી ની અઠાવીસ જાન્યુઆરી ત્રેસી ની અઠાવીસ જાન્યુઆરી થી એમનો છે તો જવાનો ટાઈમ છે એટલે એ પીરિયડમાં જવાનું છે અને એ જો નહીં થાય તો પછી એટલે મોક્ષ મરી જાય એવું છે તો કે છે મેં કહ્યું ને અને કાવ્યનું સરસ લખ્યું છે એના ઉપર મૃત્યુ ત્યાં ઉભું છે હાથમાં તલકી લઈને હાથમાં તો કલકી લઈને ચુંબકી મારી ચુમ્મોતેર ચુમ્મોતેર ચુમ્મોતેર બધું જુદું તો પછી બીજું કયું ધ્યાન આપણે મનમાં રાખવું આટલું ધ્યાન રોજ ધ્યાન ના કરીએ એવું બને જ નહીં એ અંદર ના બને એ તમારી પાસે આવો ભગવાનની કૃપા ઉતરે રોકવું છે મસ્તી માં રહેવું છે મસ્તી માં રહેવું છે કરી આપી મસ્તીમાં જવું છે મોક્ષે છે બંને સાહેબ મસ્તીમાં બંને મસ્તીમાં આવે એટલે મોક્ષમાં આવી જાય એવું છે ને મસ્તી ના રહ્યા અનંત અવતારમાં મસ્તીમાં રહ્યા મસ્તી એટલે શું મસ્તી હોય જે હોય મનની મસ્તી એટલે મનના પ્રયોગો કરી અને મનની મસ્તી કરી એ તો મસ્તી આવ્યા પછી પછી જતી રહે પછી મસ્તી એવું ખરો આત્માનો આનંદ કાયમ જાય નહીં બરોબર એવું ખરો શું બસ્તી બસ્તી નહીં આનંદ પરમાનંદ દસ હજાર થઈ જાય ધર્મ ધ્યાન ધ્યાન શરૂ થઈ જાય પ્રાપ્ત કરવાની ઈચ્છા છે મહારાજ પાસે તમે હતા મારા સાંભળ્યું નથી પડ્યો નથી ફેર પાડવાનો છે સારા માર્ગે જવું છે હજુ દીપેનભાઈ ઘણા એટલે તમે આત્મા ન હોય આત્મા હોય તો આત્મા ટપાલ લે દીપેનભાઈ હજુ દીપેન ટપાલ લે તમે આત્મા થયા પછી દીપેનભાઈ ટપાલ કરવા દેવાય નહીં આ ધર્મમાં જગત કોને બનાવ્યું એવું લાગે છે આ દુનિયા કોને બનાવી એવું લાગે જગત એ તો અનાધિકારથી છે હા કોણ ચલાવે છે જગત એની મેરેજ ચાલે છે એની મેરેજ ચાલે છે જગત નથી આ તમારું કોણ ચલાવે છે પોતાના જ કર્મો હવે પોતે મારા પોતાના જ કર્મો હવે પોતે જ પોતાના જ કર્મો હવે પોતે જ ચલાવીએ અમે પોતે જ ચલાવો કર્મો થી ચાલે છે કર્મોથી જ ચાલે છે કર્મો ચલાવે છે તમે ચલાવો કર્મોથી ચાલે અમે તો નામના છીએ કર્મોથી ચાલે છે અમે તો નામના છીએ અપમાન તો પૂર્વ ના સંસ્કારો હોય એટલે થાય નામના નથી તમે નામના હોય તો અપમાન થાય બરોબર છે તો એ સ્થિતિ તો છે એ સ્થિતિએ પહોંચવું છે હા એ સ્થિતિ પહોંચવું છે હા એટલે કરતા છો હજુ કર્મ કરતા નથી તમે કરતા છો મેં કર્યું આ કર્યું મહારાજ કાલે સામાયિક કર્યું આજ કેમ નથી કરતા મહારાજ પગે કર્યું તમે કર્યું તું હાથ ને તમે કર્યું હોય પાછું પગનો વાંધો ના આવે અને પગે કર્યું હોય તો વાંચે છે કોણ જોયો એટલે આ ખોટું હા ઇગોઇઝમ લોકો ખાય છે આવે છે તમે કોઈ કામ કરેલું ખરું કોઈ કામ કર્યું કરેલું કઈ બાબતમાં ગમે તમે તમે એની મેળે આવી ગયો હા બધે બીજે કદાચ મેં કર્યું મેં કર્યું કરો છો સંસ્કાર છે બોલે છે બાકી આપણે સમજીએ છીએ આપણે કઈ કરતા હતા છીએ એ તો આત્માના સંસ્કાર છે એટલે બોલે છે બાકી આપણે સમજીએ છીએ કે આપણે કઈ કરતા હતા છીએ નહીં બોલે છે અહંકાર કરે છે ને અહંકાર કરે છે નહીં કરતો અહંકાર ના થવો જોઈએ થવો ના જોઈએ અહંકાર થવો ના જોઈએ અહંકાર થવો ના જોઈએ થાય છે થવો ના જોઈએ કે એની વસ્તુ અહંકાર થાય છે એટલે જીવાતમાં થયો અને અહંકાર ના થાય એ ભગવાન થયો શું થયું I with my I with my is જીવાત્મા બરોબર. I without my પરમાત્મા. એ પરમાત્મા શું કહે? હમ. I without my પરમાત્મા. હા વીસ માઇલ છે વીસ અત્યારે તો વિથ માઇલ માં છું પણ વિધાઉટ માઇલ માં જવું છે અત્યારે તો વીસ માઇલ ખાતરી બરોબર માય કરી પર પદાર્થ નથી પાકો જે વસ્તુ તેને પોતાનો કર્યો ખાલી ઘરો બધાડે પોતાનું ભૂલી ગયા અને પર રમણતા રમણતા કે આખો દાડો પરમન પરમર રમણતા રમણતા બધા અનુભવ આવે છે અનુભવમાં અનુભવમાં આવે છે કોણ અનુભવમાં આવે એક જરાક અનુભવમાં આવે છે છોડે નહીં પછી ના થોડી થોડી એ તો આપવાના સંસ્કારથી જતો રહે પ્રભાવમાં જતો રહે આત્મા સ્વભાવમાં આવે છે માર્ગદર્શન મળે તેવી અપેક્ષા રાખે ઈશ્વર માને ને ધરે જો માનવ ને જગતા હોય તો માનવ ઈશ્વર ને ઈશ્વર ની ભક્તિ એ પૂજા કરવાની હોય છે હા એનો પ્રશ્ન છે પ્રશ્ન સમજાયો આપને એ શું કે છે ઈશ્વર માનવ દેહ ધરે છે એટલે ભગવાન પોતે માનુષનો અવતાર લઈને આવે છે અને જો એવો અવતાર લેતા હોય તો પછી ભગવાનની ભક્તિ કરવાની જરૂર શું રહી કે તો કોઈ માનવ દેહ ધરીની માના પેટમાં હાલે નહીં ભગવાન હોય છે ભગવાન માના પેટમાં આવી અને અહીંયા અવતાર લે નહીં એ સો ટકા હાથી માની લે છે સમજ ને કારણ મારા પેટ પર એટલું બધું દુઃખ છે તે ભગવાન શું અહીંયા આગળ સમજ હોય ને અને ને કોઈ કર્મ હોતું નથી નિરંજન હોય છે એમના અંજન કરવાની શી જરૂર શું કરવું એટલે ભગવાન માણસ ભગવાન ધરતા નથી માણસે એટલે મનુષ્યને ભગવાન થવા માટે ભક્તિ કરવાની જરૂર છે મનુષ્યને ભગવાન થવા માટે ભક્તિ કરવાની જરૂર છે જેને એને જે થવું હોય તેની ભક્તિ કરવી એને ચોર થવું હોય તો ચોરની ભક્તિ કરવી લૂંટાવ થવો વધારે લૂંટાવ ભક્તિ કરે અને ભગવાન થવો ભગવાન ભક્તિ કરે જ્ઞાની પુરુષ જન્મે છે અને તે એમને લાભ આપે છે પોતે તર્યા હોય તેને તારવાનો લાભ આપે પોતે જેવો થયો હોય એવું કરી આપે પોતે જેવો થયો હોય માનવ ધર્મ પાડતો માનવ ધર્મ શીખવાડે એથી આગળ તો તે દૈવી ધર્મ સ્વીકારે એટલે માનવ અતિ નો ધર્મ અતિ નો ધર્મ જાણતા હોય અતિ માનવ ધર્મ સ્વીકારે પાકિસ્તાનનો ધર્મ જાણતા પાકિસ્તાની ધર્મ સ્વીકારે એટલે જે જે ધર્મ જાણે તે શીખવાડે માનવ ધર્મ જાણે તો માનવ ધર્મ શીખવાડે અતિ માનવ જાણે અતિ માનવ શીખવાડે અને મુક્તપણાનું આ બધા અવલંબનથી મુક્તપણાનું એ મુક્ત થયેલા હોય મુક્ત પડાનું આપે એટલે આપણે શી વાત સમજવી છે કઈ વાત કે કોઈ કોઈ કોઈ જીવ માત્ર ને કિંચિત માત્ર દુઃખ ના આપવું જોઈએ કોઈ દુઃખ આપણને આપે તો પણ આપણે એમાં પાછળતા નહીં કરવી જોઈએ કોઈ દુઃખ આપે તો હમ પાછળતા કરે તો આપણે આપણે પાછળતા નહીં કરવી જોઈએ શું કહ્યું જો માનવ એવું હોય તો અને માનવ ધર્મ જો સારી રીતે પાળે તો મોક્ષમાં જવાની છે ભારત નથી માનવ ધર્મ જ જો સમજી જાય તો બહુ થઈ ગયું બીજા કોઈ ધર્મ સમજવા જેવો છે જ નહીં માનવ ધર્મ એટલે પાછળતા નહીં એનું માનવ ધર્મ આપણને કોઈ ગાહ ખોડે તો આપણે એને એ પાછળતા કરે પણ આપણે પાછળતા ન કરી શકીએ જો આપણે મનુષ્યના પ્રમાણમાં ક્ષમતા રાખીએ અને ભાઈને કહીએ કે મારો શું ગુનો છે મને બતાવે તો હું ગુનો કાઢી નાખું શું માનવ ધર્મ એવો હોવો જોઈએ કે કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય આપણાથી ભોગનાથી આપણને દુઃખ થાય એ એનો પાર્થિવ ધર્મ છે જે આપણે સામે એના બદલે પાર્થિવ ધર્મ ન કરી શકીએ પાર્થિવ સામે પાર્થિવ નહીં કરવું એનું નામ માનવ ધર્મ મારો ધર્મ કોઈ માણસ આપણને ગાળ પાડે અને પછી આપણે એને ગાળ મારીએ કોઈ માણસ આપણને માર મારે ને આપણે એને માર મારીએ પછી પાછું થઈ ગયા પછી મારો ધર્મ રહ્યો જ ક્યાં એટલે ધર્મ એવો હોય જે કોઈને દુઃખ ના થાય એવો માનવ ધર્મ આ રીતે પાડવામાં અને જે પોતાની ફરજ સામાજિક ફરજ નોકરી કરતા હોય એની અંદર જે બધી માનવ ધોરણ પાડવો છે એને છે તો એવું થાય છે પોતાની ફરજ ચૂકે ત્યારે એવું બધું થાય છે આ વિરોધાભાસ ઉત્પન્ન એવું લાગે છે પછી આપડે એની પાસે માફી માંગી રહી અગર ભૂલ ભૂલ સ્વીકાર કરી દેવો માનવ ધર્મ પૂરો હોવો જોઈએ છોકરો હોય કે ઓફિસ માં હોય ગમે તે હોય એને આપણે સાચી સલાહ આપતા હોઈએ ત્યારે એને એ પોતાની ફરજ શીખતા હોય એ ઘડી આપણે એને સાચી સલાહ આપીએ હવે એનાથી પેલા એ દુઃખ તો થાય એ ઘડી વિરોધાભાસ તમારી દ્રષ્ટિ સાચી છે ત્યાં વાતો નથી તમારો ઈરાદો હોય અને પાછળ એ ન ચાલો બીજા કોઈ છે કે હું મને જડતો નથી પછી બીજો પ્રશ્ન આપણે આપણને મરી શકીએ ખરા આપણે આપણને મરી શકીએ ખરા ક્યાં ક્યારે અને કેવી રીતે આ બીજો પ્રશ્ન ઘણા જન્મોથી માયા મને પરડી રહેતી છે એના કારકતાનો થી હું દુઃખી દુઃખી થઈ ગયો છું તેની સાથેના છૂટા છેડા લેવાની તીવ્ર ઈચ્છા શક્યો દાવો દાખલ કરી શકાતો નથી તમારી દિવ્ય કોર્ટમાં દાવો નોંધાવી શકો જરૂર ચાલો પછી કોનો છે જણાવ્યા પ્રમાણે મારી દ્રષ્ટિ બદલવી છે પછી શું ફાયદો કાઢતો આનંદ આનંદ મળે ને હા તો રાહત બદલવી છે આખી બદલવી હતી આત્મદ્રષ્ટિ બદલવાનું કહે છે આત્મદ્રષ્ટિ બદલવાનું કહે છે ને કરી કરવી છે ને અડધી કરી છે આપણે આખી પૂરેપૂરી લાયકાત હોય લાયકાત હોય એટલે લાયકાત તો કેવાય તમે મને ભેગા થયા તો લાયકાત પૂરી નથી ભેગા થયા લાયકાત નથી ભેગા થયા મારી લાયકાત છે તમારે બરોબર વધારવી છે ચાર હજાર કરીએ મહાસચિવ ઉપાસના કરી શકે સંસ્થામાં રહી ઉપાસના દેવી કવચ દેવી કવચ દેવી કવચ રોગ મને રોગ નથી મને રોગ નથી આ રોગ આ ત્યારે દવા પીઓ તો આધારથી દવા પીઓ તો ત્યારે ભક્તિ ઉપાસના માટે ભક્તિ ઉપાસના માટે આપણે ત્યાં રોગ કેટલો હતો સંસાર રોગ બધા બધા જીવ માત્ર સંસાર રોગ રહેલો હોય સંસાર કેટલો બધો થયો ખબર નથી ચિંતા ઉપાધિ થાય છે રોજમાન માં થાય છે બધા રોજ બધા ભારે રોજ છે દર મારી પાસે પડ્યા દર હતી રોગ જ નહીં પડતો માર્ગ શક્તિ ની ભૂલ નથી તમને આવડતું નહીં માર્ગ શક્તિ ચિંતા ચિંતા કશું બંધ થતું નથી મતભેદ પડશે મતભેદ પછી આમાં શું દર દર જાય ગયા મોટો પ્રોફેસર પ્રોફેસર થઈને આવે દસ વર્ષ મહેનત પાણી થઈ પાણીમાં નથી પાણીમાં નથી ગઈ ફાયદો શું થયો ખબર નથી ખબર નથી ના ફાયદો આ થવો જોઈએ ક્રોધમાન ના લોકો ઓછા થવા જોઈએ ઓછા થયા ઓછા થયા મતભેદ ઓછા થવા જોઈએ ચિંતા ના થવી જોઈએ ઓછા થયા ઓછા થયા ચિંતા ના થવી ચિંતા થાય છે તરસ મારી મામા શક્તિ ખરી મા શક્તિ ઉપાસના કરી છે ચડાવે છે માં શું ચડાવે છે એ મા તો માં ચડાવવા દો મત તમે ચલાવો તેમાં દેખરેખ ચિંતા ના કરો તમે પ્રયત્ન જીવાય જાય જીવાય સહજ જીવન જીવાય જાય સહજ જીવન જીવાય છે બરોબર પણ બહાર પાડવાની વ્યવસ્થા છે એટલે બહાર પાડવાની સહજ હોય માનસિક માનસિક રહે ગુસ્સો માનસિક ગુસ્સો રહે ગુસ્સો માનસિક રહે ભાવ ના હોય સહજ જીવન જ નાખે કરે સહજ જીવન તો ગા પડે તો સહજ રે રજૂ કાપી રહે તો સહજ રે સહજ જીવન એટલે ભગવાન થવાનું હોય તે સહજ જીવન હોય ના કોને શીખવાડે તો સહજ જીવન જીવવાનું પરમહંસ યોગાનંદ આપણે કરેલા કર્મો ની નિદ્રા થઈ રહી છે કરવાય ના નિદ્રા તો થઈ રહી શું પ્રયત્ન કરવા પડે પ્રયત્ન કરવા ના પડે કર્મ નિદ્રા થઈ રહી છે અત્યારે થઈ રહી છે રાતે થઈ રહી છે થયા જ કરે નિદ્રા થઈ રહી છે અનુભવમાં કેવી રીતે ખબર પડે આપણે બાળક હોય છે મોટી મોટો ભીત પહેણે છે નાની ઉંમર ક્યાં ગઈ નાની ઉંમરની નિદ્રા થઈ ગઈ અને યુવાન યુવાન ઉંમર આવી યુવાન ની નિર્જા થઈ ગઈ વૃદ્ધાવસ્થા આવી નિદ્રા થયા જ કરે છે નિરંતર નિદ્રા નિરંતર થયા જ કરશે અજ્ઞાની કે જ્ઞાની ને કે ધાર ઝાડને પાનને ગાયને ભેંસને બધા નિરંતર નિર્દાસ એસ કરે છે એટલે તમારે કરવું શું કે નિદ્રા બે પ્રકારની એક બંધપૂર્વક ની નિદ્રા હોય છે ધર્મ નવા બંધાય નહીં ને નિદ્રા થયા કરે એક નિદ્રા કહે છે કે હું એક નિર્જરા કહું છું હવે નિર્જા ના એ તો નિર્જાતા બધા નિર્જા કહેવાય પણ બે પ્રકારની નિર્જાય કાર્ગો બંધાય અને નિર્જા થાય એક સંવર રહે અને નિર્જા થાય એમાં તો આ બંધાય એવી નિર્જા જોઈએ છે સંવર એવી નિર્જા છૂટાય બરોબર એ થશે અહીંયા આગળ જોઈ શકાય તમને તમને દુઃખ થાય પહેલું તમને થાય પછી બીજાને થાય શું કરો કહેવાય જરૂર શું કહેશે બેન તો એનંદ થોડો અહીં મેરેજ થાય છે ને એનંદ થોડો થાય છે એની જાતે જ થાય કર્મ દ્રવ્ય કર્મ કેટલા ભોગવાના બાકી રહ્યા તે જાણી શકાય ખરા તે જાણવાની વિધિ બતાવતા આપણા આ જેટલા કાળા કાળા પાર જતા ગયા એ ફરી આપણા નહીં આવે એ બધા ભોગવાઈ ગયા હવે આ ધોળા છે એ બાકી રહ્યા છે એ ભોગવાઈ જશે એને જતા રહે છે આ દોણ ધીમે ધીમે ભોગવાઈ ગયા વાંચો ભોગવાઈ જાય છે કોણ ભોગવાઈ જાય છે બધું ભોગવાઈ શરીર ભોગવાઈ ધીમે ધીમે ચામડી લટકતી થશે એમ કરતું કરતું આ મીણબત્તી ખલાસ તમે સમજે ને એટલે સર્ય કર્મ બધા કેટલા બાકી રહ્યા તે આપણી શીશી ઈચ્છા છે તેના પર કાઢી શકાય હવે ઈચ્છાઓ કેટલી છે એના પર કાઢી શકાય કે આ દસ વર્ષ કે પાંચ વર્ષ સર્ય કર્મ બાકી છે ઈચ્છાઓ પર આધાર તમે કહ્યું ને સાત ઈચ્છાઓ નથી બહુ આવે કોઈ બીજું બીજું નો કર્મ વિશે બધું જાણવાની ઈચ્છા છે નો કર્મ તારે કહ્યું છે ને શું પૂછ્યું છે કોણ કહીશ એટલે આજે ફરી પૂછે હા પણ શું શું જાણવું છે તમારા એમાં ડિટેલ નથી આ બધા જેટલા માણસો કરવું ક્રોધ માર નાયા ક્રોધ સિવાય જે જે કંઈ કરવામાં આવે છે તે બધા નવું કર્મ છે શું છે ક્રોધ માયા લોક ભાવ કર્મ સિવાય બીજા બધા જે કરવામાં આવે છે નો કર્મ છે નો કર્મ અર્થ શું છે કે જો તે બ્રેક દબાઈ છે તો એક્સિડન્ટ નહીં થાય અને બ્રેક દબાવી નહીં હોય તો એક્સિડન્ટ થઈ જાય એટલે જો તમે જ્ઞાન લીધું છે તો તમને આ કર્મ એનો બીજ નહીં પડે ફરી બીજા કર્મ બધા છે નહીં અને જો જ્ઞાન લીધું ના હોય તો ફરી બધા બંધાશે અત્યારે નો કર્મ કયા કર્મ બંધાય ખરા અગર ના પણ બંધાય અપેક્ષા એ ચાટલા ને બધા તો એટલે તમે જ્ઞાન લીધેલું છે એટલે તમને પેલા નો કર્મ બંધાય નહીં એટલે નિકાલ કરવાનું મેં તમને કહ્યું નિકાલ કરો છો નિકાલ સિમંદર સાહેબ પાસે કેટલી વાર બેહેલો છો ગમતું બંધ કર્યું કેવી રીતે કરવું હા ના બધું હરતું ગણવું સરખું થતું નથી સરખું થતું નથી શિખંડ કરી આવી ચિકન આવે તોય ભલે કરી આવી તોય ભલે એવું રાખવું બહુ અતિશય નહીં રાખવું એમ કે છે એવું થતું નથી એમ કે થતું નથી એવું કરિયાલું પણ છે જ્ઞાન લીધેલું છે હે મેં જ્ઞાન લીધું છે આપના ચરણમાં ભાવપૂર્વક પ્રમાણ પ્રણામ આપ મારી એક ફરિયાદ જે આ કરી સુપ્રીમ પાવર હોય તેને પહોંચાડજો કે હે પરમાત્મા તમે તો સ્વીકારજ્ઞ છો ને માનવ જાતના સુખ દુઃખ નિર્લેપતાથી જોઈ રહ્યા છો પણ માનવ જાતનો આજે જિંદગી દુઃખી થઈ રહી છે શ્રદ્ધા વિહોણી ધાર્મિક ક્રિયાઓ અને મંદિરો કથાઓમાં થતી ભીડ એ ધર્મને ધર્મને આવેલો સોજો છે સોજો આવ્યો છે ભીડ એ સોજો છે એવું કે છે ધર્મ આકારી આકારી શ્વાસ લઈ રહ્યો ધર્મ આકારી ત્રાસ લઈ રહ્યો છે હજુ આખરી શ્વાસ તો લેવા માટે અઢાર હજાર વર્ષની જરૂર છે શું કહ્યું તો રીતે ત્યાં ને પછી આખરી શ્વાસ લેજો ત્યારે તમારી ફરજ છે કે કોઈ કેવળ શબ્દ શક્તિ નહીં પરંતુ ચમત્કારી ક્રિયા શક્તિ વાળા સંતને મોકલો શબ્દને શાસ્ત્રો ત્યારે જ મોટો સમુદાય માનશે કે જયારે જગત પ્રેમના વૈજ્ઞાનિકો ચમત્કારી શક્તિ વાળા પાસે કાન પકડશે જ્યાં સુધીનો સાચો આંતરિક ધર્મ પાડનારા કયુગ માનવ સમુદાયમાં વિભાય કરશે આજની સાચી જરૂરિયાત છે ચમત્કારી શક્તિ ખરું કે આ પહોંચાડી સંદેશ પહોંચાડો કોઈ સંત ને મોકલે ત્યાં કોઈ માનવ ને મોકલે એ પણ આવશે એ પણ આવશે શું કે સંત ને મોકલો હા હું શુદ્ધાત્મા છું કોઈ નથી એટલે શું કે સવિસ્તાર સમજાવવા કરવા જ્યાં ઉપાય કાયમ નોર્મલ છે દરેક માણસને સમજણ સામાન્ય સમજણ દુનિયાની વ્યવહારની હોય છે પણ જ્ઞાન અને અજ્ઞાનની સમજણ કેવી રીતે કેળવી ખાસ કરી જ્ઞાનની સમજણ કેવી રીતે કેળવી અને વધારે યોગ્યતા કેળવ્યા વગર કઈ પ્રાપ્ત થતું નથી જ્ઞાની પુરુષની કૃપા કાયમ મળે તે માટે કેવા પ્રકારની યોગ્યતા કરવી જ્ઞાની પુરુષના જ્ઞાનને આચારમાં મૂકી શકાય એટલું સામર્થ્ય કેવી રીતે પ્રાપ્ત થાય આ એના પ્રશ્નો છે પાંચ પ્રશ્નો પાંચ પ્રશ્ન હુંસાત્મા તો તેની પ્રસિદ્ધિ નિરંતર રહે તે માટે શું થાય પ્રસિદ્ધિ રહે તો શું કરજો પછી તો પછી આનંદ આવે આપ કહો છો એ પ્રમાણે નિરંતર આનંદ રહે અત્યારે કઈ પ્રસિદ્ધિ છે તમને અત્યારે જયારે પૂજા કરીએ કે ચરણબીજી નો પાઠ કરીએ ત્યાં સુધી બરાબર રહે પછી તો ઊંચી વાત માર્ગ થઈ જાય અત્યારે જે પૂજા કરે અથવા ચરણવિધિ નો પાઠ કરે ત્યારે રે અને પછી તો જીવાતમાં જેવું થઈ જાય રસિકભાઈ જો જે પ્રસિદ્ધિ રહે છે નહીં હા હવે રસિકભાઈ જો એ રસિકભાઈ રહે છે આખો દિવસ નો વ્યવહાર બની જાય છે બરોબર નિરંતર નથી રહેતી શુદ્ધાત્મા પાઠ ત્યાં સુધી રહે છે કરે ત્યાં સુધી રહે છે પછી ક્યાં જતી રહેતી પછી તો આ બધા વ્યવહારમાં સવારથી સાંજ સુધી રસિકલા રસિકલા પછી આ બધા વ્યવહારમાં સવારથી સાંજ સુધી રસિકલા રસિકલા સુખો નહીં ને એમાં રાતે નથી રાતે આપનું કરી શું બરાબર આનંદ રહે રાત્રે આપણું સ્મરણ કરે શું જઈએ ત્યારે બરાબર આનંદ રહે આનંદ રહે ખાસ કઈ ઉપાય કરવા રહે માટે ઉપાય કરવાની જરૂર છે તમને બતાવી દઈશું તમે જોયું ને ઉપાય ઉપાય ઉપાય બગડી જાય જ્ઞાન નો ઉપાય ના હોય સહજ હોય જ્ઞાન હંમેશા સહજ હોય બીજું આ દુનિયા રચના કોઈ નથી બધું સાયન્ટિફિક સગર એવિડન્સથી થયું છે એ સાયન્ટિફિક સગર એવિડન્સ શું છે એ આપ જરા એને સમજાવો થોડીક ટૂંકા માહિતી અને પછી ચા ઉપાય કાયમ નોર્મલ છે નોર્મલ સ્થિતિ એટલે શું આ નોર્મલ એટલે શું 97 it is below normal fever. 97 is the below normal fever. 99 is the above normal fever. 98 is the normal. શું સમજે નોર્મલ હા જો સેવન થઈ જાય તો અમુક કારણ અમુક પુષ્ટિકાના ખોરાક લેવાની શરૂઆત કરવી નાઇન્ટી નાઇન થઈ જાય તો પુષ્ટિ ખોરાક તારા ઓછા કરતા એનાથી નોર્મલ રહેવા છે નાઇન્ટી સેવન થાય તો પુષ્ટિકારક દૂધ લેવું નોર્મલ માનસિક નાઇન્ટી નાઇન થાય દૂધ પીતા હજી બંધ કરી એટલે નોર્મલ રાખવું આપણે માનસિક નોર્મલ નથી માનસિક નોર્મલ નથી રહેતું માનસિક માનસિક નહીં આ બીજી બીજી બાબતો નોર્મલ રાખવું તમે ખાવા પીવામાં આજ ઓછું ખાઈએ તો બપોર પાંચ વાગે પછી ભૂખ લાગે તે પછી મેં ઉપાધિ થાય વધારે ખાઈએ તો સપ્લમેન્ટ થાય જોઈએ એની નોર્માલિટી જોઈએ છે સારી નહીં એવા પ્રશ્નો હોય તો થાય પણ કરી આજ્ઞા કોઈ પાડેલી તમે આ પાંચ આજ્ઞાઓ આપી છે એ પાડી છે હવે જ્ઞાન લીધું છે મેં આ પાંચ આજ્ઞાઓ આપી છે એ પાડે છે કઈ કઈ પાડો તો હા જે આ રિયલ રિલેટિવ વિશે હજુ એવી સ્થિતિ પ્રાપ્ત નથી થઈ ગયા વખતે જ્ઞાન લીધું એટલે બહુ સમય થવા નથી એટલે એવી સ્થિતિ પ્રાપ્ત નથી ના હજુ સમય થયા પણ સમજવાની જરૂર રહી છે મારી પાસે બેસી સમજવાની જરૂર નથી ભેગું થવાય તો સમજીને ઉકેલ આવે હા બરાબર તમને તો સમજ ઘેર બેસી ગઈ ને કોઈ ચિંતા નહીં ને હા કોઈ ચિંતા નહીં ઉપાધિ નહીં કશું જ નહીં બસ ચિંતા ના થાય જીવન ગમિક બાળના જ્ઞાનીઓને ચિંતા હોય ફૂલ લેતા ગમિક બાળના જ્ઞાનીઓને અંદર આનંદ હોય બહાર ચિંતા હોય તમે બહારે ચિંતા નહીં કેટલી આઝાદી છે આ અગિયાર માં આશ્ચર્ય તમે બહારે ઉપાધિ નહીં થતી ચિંતા એટલે એવું આ વિજ્ઞાન છે માટે આને પૂરું પૂરું કરી દેવું અક્રમ વિજ્ઞાન છે જ્યાં ચિંતાનો છાંટો નથી ઉપાધિનો છોડો આદિ વ્યાધિ ઉપાધિની અંદર સમાધિ રહેશે હજારો માણસ સમાધિ એવી સુંદર રાજકારો દાદા નિરંતર યાદ રહ્યા કશે જ નહીં આપણે ખસેડવા છે ને જો અગિયારમું આશ્ચર્ય કેવું સમજાય સમજ આશ્ચર્ય નો લાભ લઈ લીધો ખરેખર નહીં શ્રીમંત પાસે બેસવાની આ કરવા એ આ આજ્ઞામાં આપણા ભવિષ્યના તમામ શાસ્ત્રનો સહાય મૂક્યો રિલેટિવ રિયલ વ્યવસ્થિત નિકાલ અને ફાયર અવતાર વધાર ના થાય બધી કેટલીક જવાબદારી લઈએ અને વગર મહેનત મહેનત તમારે કરી પડી સર્વિસ તો ચાલુ જ છે હે જે તમે ઓફિસો સર્વિસ કરો છો છોકરી જોડે કસરત કરો માપગરી કરો બધા જ જે હારમ હોય કે નબળો હોય પણ જો તમે તમે સુધારતા છો અને તમે વિવેકદારી નથી ખરેખર જાગતિક છો તો તમને અરે નહીં આ ખરાબ હોય અને જો તમે સુરેશ જાણી છો તો રચના તમને ફળ આપશે જાણી ખરેખર છો જામેરિક છો જામેરિક છો ને કેવું વિજ્ઞાન વિતરાગોનું ચોવીસ તીર્થંકરનું વિજ્ઞાન સચવો ગજબ કરામત છે બે કલાકમાં ધોરણ ચિંતા શરૂ થઈ ગઈ કાઢી ગઈ જે ચિંતા લાખો અવતારે ના જાય કવિક મારું જ્ઞાની શું કે અંદર આનંદ છે વ્યવહાર તો બહાર ચિંતા વ્યવહારમાં આનંદ જ જોયું તમે અનુભવમાં જોયું બિલકુલ બિલકુલ એવું દસેક હજાર માણસો લગતા હજારજી ધનભાઈ કા તમારે એવો લાભ થવો છે જ્ઞાની પુરુષ હતા એમને શું કહ્યું કે હું તો દોષ અનંત નો ભાજન છું કરોડા હે ભગવાન હું તો અનંત દોષ નો ભાજન છું પછી આગળના વાક્યમાં કહ્યું કે દીઠા નહીં દીધો તો કરીએ કોણ ઉભાડે